એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો નિર્વા આવી છે સુગંધ છે દિવ્યા છે ઓહો હો અને બુલબુલ પણ છે ને શું આવો આવો આવો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું સાંભળજો હંસા બહેનની વાર્તા છે આ હા વાર્તાનું નામ છે ચકલાભાઈનું વેર સાંભળો એક મોચી હતો એ બેઠો બેઠો રાજાના જોડા સીવતો હતો પગરખા તમે પગમાં ચંપલ પહેરો ને મોચી રાજાના જોડા સીવતો હતો એટલામાં એક ચકલો ને એક ચકલી ચી ચી કરતા આવ્યા ચકલીએ તો ઉપરથી ચરક કરી તે બરાબર રાજાના જોડા ઉપર પડી ચંપલ ઉપર આથી મોચી તો એવો ચીડાયો કે એણે જોરથી એક ચંપલ ફેંક્યું અને બરાબર ચકલીને વાગ્યું ને બિચારી ચકલી મરી ગઈ આથી ચકલાને તો બહુ જ ગુસ્સો ચડ્યો ને આનું વેર વાળવાનો એણે નિશ્ચય કર્યો નક્કી કર્યું પછી તો ચકલાભાઈએ એક બરુની ગાડી બનાવી ઘાસની ગાડી અને એ ગાડીને ચાર દેડકા જોડ્યા એમાં બેસીને ઠાઠમાં ચકલાભાઈ મોચીને ઘેર જવા નીકળ્યા વેર લેવા માટે હો જતા જતા રસ્તામાં છાણનો પોદળો મળ્યો એણે પૂછ્યું ચકલાભાઈ ચકલાભાઈ ક્યાં જાઓ છો ત્યારે ચકલાએ જવાબ દીધો કે અટક મટક કી ગાડી બનાવી મેડક જોડા ચાર મોચીએ મારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય ત્યારે છાણખે મને પણ સાથે લો હું તમને મદદ કરીશ ચકલાએ કહ્યું કે સારું ગાડીમાં બેસી જાઓ પછી આગળ જતાં કબૂતર મળ્યું તે કે ચકલાભાઈ ચકલાભાઈ ક્યાં જાઓ છો ત્યારે ચકલો કે કે અટક મટકી ગાડી બનાવી મેડક જોડ્યા ચાર મોચીએ મારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય ત્યારે કબૂતર કે મને સાથે લઈ જશો હું પણ કામ લાગીશ તમને લો બોલો ચકલાભાઈ કહે કે સારું તમે પણ ગાડીમાં બેસી જાઓ અને એમ કરતું આ ગાડું તો ચાલ્યું આગળ ચાલતા ચાલતા એક વીંછી મળ્યો એણે પૂછ્યું ચકલાભાઈ ચકલાભાઈ ક્યાં ચાલ્યા ત્યારે ચકલાએ જવાબ દીધો કે અટક મટકકી ગાડી બનાવી મેડક જોડા ચાર મોચીએ મારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય ત્યારે વીંછી કે મને પણ સાથે લો હું તો તમને બહુ જ કામ લાગીશ ચકલાભાઈ કે કે સારું તમે પણ સાથે ચાલો એમ કરતા કરતા આગળ જતા જતા કોઈએ રસ્તામાં વટાણા સૂકવેલા તે વટાણા મળ્યા વટાણા પૂછે કે ચકલાભાઈ ચકલાભાઈ ક્યાં જાઓ છો ત્યારે ચકલો બોલો અટક મટકી ગાડી બનાવી મેડક જોડા ચાર મોચીએ મારી ચકલડી ને ચકલાભાઈ વેર વાળવા જાય વટાણા કે મને સાથે લેશો ચકલો કે સારું તમે પણ આવી જાઓ બધા અને ભાઈ વટાણાએ ગાડામાં બેસી ગયા હો ચકલાના પછી આગળ જતા જતા કાંટાની વાડ આવી તેણે પૂછ્યું ચકલાભાઈ ચકલાભાઈ ક્યાં ચાલ્યા ત્યારે ચકલો કે અટક મટકી ગાડી બનાવી મેડક જોડા ચાર મોચીએ મારી ચકલડી ને ચકલાભાઈ વેરવાળવા જાય કાઢા કે અમે પણ સાથે આવીએ એટલે એને પણ ગાડીમાં બેસાડ્યા પછી તો સાંજ પડી ને અંધારું થયું ત્યાં ચકલાભાઈ મોચીના ઘર આગળ આવી પહોંચ્યા પછી અંદર જઈને જોયું તો મોચી તો બહાર ગયો હતો એટલે ઉમરા ઉપર છાણના પોદળાને રાખ્યો બરાબર બારણા પાસે હો ઓરડામાં જઈને ગોખલામાં આ દીવાસળીની પેટી હતી એ દીવાસળીની પેટીમાં વીછીને બેસાડ્યો ચકલાએ અને આ રસોઈ કરવાના ચૂલાની આગળ રાખમાં કબૂતરને મૂક્યું અહીંયા સંતાઈ જા એમ કહીને પછી પાછળ ચોકમાં વટાણા વેર્યા ઘરની પાછળ અને વાડમાં કાંટા મૂક્યા રાત પડી ને જેવો મોચી આવીને ઉમરા પર પગ મૂક્યો કે એવો જ પગ છાણમાં પડ્યો અને મોચી તો લપસીને હેઠો પડ્યો હો ભાઈ ઓય ઓય ઓય ઓય ઓય ઓય શરીર પંપાળતો પંપાળતો ઉઠીને જેવો એ દીવો કરવા માટે દીવાસળી લેવા જાય કે ત્યાં તો પેટીમાંથી વીંછી કરડ્યો ઓય બાપા મોચી તો ચીસ પાડીને ભાગ્યો અને ચૂલામાંથી એક સળગતો દેવતા લઈને દીવો સળગાવા જાય ત્યાં તો કબૂતરે એવી પાંખ ફફડાવી એવી પાંખ ફફડાવી કે ઊની ઊની રાખ એની આંખમાં ગઈ ત્યાંથી આંખ ચોળતો ચોળતો તે ચોકમાં ગયો તો વટા વટાણા પર પગ પડતા જે તો ભાઈ લસરીને પડ્યો અને એને તો ખૂબ વાગ્યું હો ત્યાંથી બરાડા પાડતો પાડતો પાછલે બારણેથી નાસવા ગયો ત્યાં વાડ ઉપર આવીને પડ્યો અને ખૂબ કાંટા વાગ્યા બિચારાને આખી રાત ત્યાં પડી રહેવું પડ્યું બોલો સવારે ચકલાભાઈએ આવીને કહ્યું કે કાં જોઈએ મારી ચકલી મારી એનું આ વેર મોચી તો બિચારો એને પગે પડ્યો ચકલાભાઈને અને એના બદલામાં એક સોનાની ચકલી એને ભેટ આપી હા પછી તો ચકલાએ મોચીને માફ કરી દીધો કે કોઈ દિવસ હવે આવી રીતે કોઈને મારતો નહીં તો મજા આવીને ભાઈ ચાલો આવતીકાલે તમને બીજી વાર્તા કહીશ આવજો